દુઃખોને ના રડે તે ખાનદાન પોતાના દુઃખો બીજાને રડીને કહેવા એ તો કંઈ ખાનદાની કહેવાય પણ લોકો તો દુઃખો બધાને કહેતા ફરે દુઃખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની મોટો માણસ પોતાના દુઃખને સમાવી લે કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે કાંઈ સામેવાળો આપણા દુઃખ લઈ લેવાનો છે આ જનાવરો આવે છે કંઈ પોતાના દુઃખો કહેવા કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે એ બિચારી ઢસડાતી ઢસડાતી ચાલે તેને દવા બવા કશું જ નહીં આ જનાવરોને છે કંઈ નણદોય બણદોય આ તો મનુષ્યમાં આવ્યા ત્યાંથી અમારા નણદોય અમારા વર કયા અવતારમાં વર નહોતો મળ્યો કૂતરામાંય ને ગધેડામાંય બધે વર મળેલો તો એ આવું જ ગમે છે લોકોને નહીં તો પોતે પરમાત્મા જ છે આ મુક્તિ માટે જન્મ મળે છે પણ એ કામ તો ભૂલી ગયો જે કામ માટે આવે ને એ કામ ભૂલી જાય તો એનાથી મોટો મૂર્ખ કોણ આ સંસારમાં આ મારા સસરા આ મારી સાસુ ને આ મારો ધણી ને આ મારી વહુ એમ મારું મારું કર કર કર્યું છે પણ દાંતમાં સણકા મારે ત્યારે કોઈ આવે નહીં ડોસી વહુને કહે કે દાઢ દુખે છે તો અલી કઈ રસ્તો બતાવને ત્યારે વહુ મય વિચારે કે આ ડોસી શું કચકચ કરતી હશે પણ એ તો એને દુખે ત્યારે ખબર પડે પણ તે ઘડીએ ભૂલી ગયેલી હોય ગુના કરીને પછી ભૂલી જાય તે ભોગવતી વખતે કહે કે મને આ દુઃખ શું કામ આવ્યું